કીર્તન ભક્તિ વિતરાગોના તો વખાણ કરે તેટલા ઓછા છે એમના કીર્તન લોકોએ ગાયા નથી અને જે ગાયા છે એના રાગ બરાબર નથી વિતરાગોના જો સરખા કીર્તન ગાયા હોય તો આ દુઃખ ના હોત વિતરાગ તો બહુ ડાયા હતા તેમનો માલ તો બહુ જબરો એ તો કહે છે સમક્તિથી માંડીને તીર્થંકરોના કીર્તન ગાગા કરો તો પછી સાહેબ અપકીર્તન કોના કરું અભવ્યો છે એમના ના અપકીર્તન તો કોઈનાએ ના કરીશ કારણ કે મનુષ્યનું ગજુ નથી એટલે એવું ના કરીશ અપકીર્તન શું કામ કરે છે અપકીર્તન વીતરાગોથી દૂર રાખે છે આ તો તારું ગજુ નથી તે દોષમાં પડી જઈશ આ જે આડ જાત છે એમનું નામ જ ના દઈશ એમનાથી તો બીજી જ બાજુએ ચાલજે ત્યારે પેલું કહેશે કે હું શું કરું આ જાતો એવું કરે છે કે મારાથી એમનો દોષ જોવાઈ જ જાય છે પણ આવું ના કરાય આની સામે તારું ગજું નહીં સ્ટ્રોંગ માણસ હોય ને સામેવાળાનું અવળું બોલે તો ચાલે જેમ કે આ જૈન હોય ને માંસાહારનું અપકીર્તન કરે તો એને શો વાંધો